ચંદ્રભાગા નદીના કિનારે નાનકડી ઝૂંપડીમાં રહેતો એ માતા પિતાને પરમાત્મા માને વૃદ્ધાવસ્થામાં માતા પિતાનું શરીર બગડ્યું છે અનેક રોગ થયા એ આખો દિવસ માતા પિતાની સેવા કરે પણ સ્મરણ દ્વારકાનાથ શ્રી કૃષ્ણનું કરે ભિક્ષા માગવા જાય રસોઈ કરે માતા પિતાને સ્નાન કરાવે મુખમાં કોળીઓ આપે એને બહુ સેવા કરી છતાં કોઈ કોઈ વખત માતા પિતા ક્રોધ કરે ને એનો તિરસ્કાર કરતા એ વારંવાર વંદન કરીને જવાબ આપે એ માતા પિતામાં પરમાત્માની એને ભાવના રાખી સેવા તો એને માતા પિતાની કરી સ્મરણ શ્રી કૃષ્ણનું કરે એની બહુ ઈચ્છા હતી કે મારે એકવાર દ્વારકા જવું દ્વારકાનાથના મારે દર્શન કરવા એ માતા પિતાની સેવા છોડીને દ્વારકા જઈ શક્યો ને ઘણા વર્ષો સુધી તેણે માતા પિતાની સેવા કરી અને પ્રભુના નામનો જપ કર્યો અને તેથી એનું મન શુદ્ધ થયું એક દિવસ એના શુદ્ધ મનમાં એવો ભાવ જાગ્યો કે હું તો દ્વારકામાં જઈ શકતો નથી પણ દ્વારકાનાથ શ્રી રૂકમણીજી સાથે મારા ઘેર મારે રૂકમણી દ્વારકાનાથની પૂજા કરવી મારે પ્રભુનું સ્વાગત કરવું છે રૂકમણીજી સાથે ભગવાન મારા ઘેર આવ્યો તેનો પ્રેમ એટલો બધો વધ્યો છે શ્રી કૃષ્ણનું આકર્ષણ કર્યું પ્રભુએ દ્વારકા લીલાનો ઉપસંહાર કર્યો અને દ્વારકાનાથ શ્રી રૂકમણીજીને સાથે લઈને પુંડલીકના ઘેર પંઢરપુરમાં પધાર્યા ચંદ્રભાગા નદીના કિનારે નાનકડી ઝૂંપડીમાં રહેતો હતો આજે નાંગણે ભગવાન પધાર્યા મારા ઘેર પ્રભુ પધાર્યા છે ચૌદ ભુવનના નાથ મારા ઘેર હું એમનું શું સ્વાગત કરું હું દરિદ્રી બ્રાહ્મણ રૂકમણી દ્વારકા નાથના દર્શન કરતા એને એવો આનંદ થયો એ નાચવા રહેતો ભગવાનને વારંવાર વંદન કરે છે અને કહ્યું છે હું દરેકની ગામમાં નાનકડી ઝૂંપડીમાં રહું છું ઝૂંપડીમાં બે પથારીઓ ઝૂંપડીમાં જગ્યા જ નથી હું અંદર કેવી રીતે તમને લઈ જાઉં એક બાજુ માની પથારી છે એક બાજુ પિતાની પથારી કૃપા કરો એ રૂકમણી માતાને દ્વારકાનાથને કુંડલી ઈટ આપે અને કહ્યું છે આ ઈટ ઉપર તમે ઉભા હું દરિદ્રી હું મારા માતા પિતાની સેવા કરીને પછી હું તમારી સેવા કરું એનો માતા પિતામાં અલૌકિક પ્રેમ જોઈને પરમાત્મા બહુ રાજી થશે તું તારા માતા પિતાની સેવા કર આ ઈટ ઉપર હું ઉભો રહું કે ઈટ ઉપર ભગવાન ઉભા છે પુંડલિકની પ્રતીક્ષા કરે માલિકનો શ્રીઅંગ તો અતિ કોમળ છે તે કેડ દુખવા લાગે તે બે હાથ કેડમાં છે ભગવાનની કેળ શું દુખે ભગવાન તો આનંદમય છે પ્રભુએ જગતને બોધ આપ્યો છે આ સંસાર સાગર આટલો જ ઊંડો ભવાબ્ધે પ્રમાણમ ઇદમ મકાનામ નિતમ કરાભ્યામ ધૃતો યેન યત્નાત समागत्य तिष्ठन्तमानन्दकन्नम् परब्रह्मलिङ्गम् भजे પાંડુરંગમ આ સંસાર સમુદ્રમાં મોટા મોટા ડૂબી ગયા જે શ્રી કૃષ્ણના ચરણનો આશ્રય કરે જે શ્રી કૃષ્ણનો દાસ બને જે બહુ પ્રેમથી શ્રી કૃષ્ણની સેવા સ્મરણ કરે છે પ્રભુએ જગતને બોધ આપ્યો છે એના માટે આ સંસાર સાગર આટલો જ ઊંડો છે ખેડપુર પાણીમાં કોઈ ડૂબે નહીં સંસાર સાગર કેટલો ઊંડો છે પ્રભુએ તીડમાં હાથ રાખીને બોધ આપ્યો છે આટલો જ એ ગભરાશો નહીં હું ગયો નથી હું તમારી રાહ જઈને અહીંયા ઉભો છું આ જીવ મારો છે જીવ ભલે ભગવાનને ભૂલી જાય પણ ભગવાન જીવને ભૂલતા નથી મારાથી વિખૂટો પડ્યો છે હું તમારા માટે અહીંયા ઊંઝો છું ભગવાન ગયા નથી આજ પણ પ્રત્યક્ષ વિરાજે પંઢરપુરમાં દ્વારકામાં વૃંદાવનમાં ભગવાનનો નિત્ય નિવાસ છે આજ પણ પ્રત્યક્ષ વિરાજેલા સંતોના હૃદયમાં ભગવાન વિરાજે ભગવાન ભાગવતમાં વિરાજેલા છે હું ગયો નથી હું તમારી રાહ જઈને અહીંયા ઉભો છું શ્રી વિઠ્ઠલનાથજી મહારાજના દર્શન કરતા પણ એવું જ લાગે છે ઠાકોરજીનું સ્વરૂપ અતિ સૌમ્ય અતિ મધુર છે બહુ શાંત એવું લાગે છે કે કોઈની રાહ જોઈને ઉભા છે આ જીવ મારો છે અને આ જગતનો થઈ ગયો હું જીવની પ્રતીક્ષા કરતો ઉભો છું દ્વારકાનાથ જયારે પંઢરપુરમાં કેડમાં હાથ રાખીને વિરાજે છે સર્વ શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ દ્વારકાનાથ અને વિઠ્ઠલનાથ એક જ છે પુંડલીકના માટે ત્યાં પધાર્યા છે પરમાનંદ થયો એકાદશ સ્કંધ પરિપૂર્ણ કર્યો દ્વાદશ સ્કંદનો આરંભ કરે છે એકાદશ સ્કંધ તે મુક્તિ લીલા છે અને દ્વાદશ સ્કંધ તે આશ્રય લીલા છે મુક્ત જીવો ભગવાનના ચરણમાં રહે કલિયુગનું થોડું ભવિષ્ય સંભળાવ્યું બૃહદેશ રાજાના વંશનો પુરંજય નામનો રાજા કલિયુગમાં ભારતમાં રાજ્ય કરશે એનો મંત્રી સુનક કપટ કરીને રાજાને મારશે અને પોતાનો દીકરો પ્રજ્ઞો તેને ગાદીમાં બેસાડશે કલિયુગના આરંભમાં પછી ચંદ્રગુપ્ત નામનો રાજા ભારતમાં રાજ્ય કરશે અશોક નામનો રાજા રાજ્ય કરશે પછી સાત આભીર જાતિના રાજાઓ રાજ્ય કરશે આઠ યવનો કલયુગમાં રાજ્ય કરશે દસ ગોરાઓ રાજ કરશે જેમ જેમ કલયુગ વધશે તેમ તેમ વર્ણાશ્રમ ધર્મની મર્યાદા છિન્ન ભિન્ન કલયુગના વિલાસી લોકો કુલ ગોત્ર જાતિનો વિચાર કર્યા વિના સ્નેહ લગ્ન કરશે કલિયુગમાં વર્ણ શંકર જાતિ શંકર બહુ થશે કલિયુગના બ્રાહ્મણો વેદાધ્યયન કરશે નહીં સંધ્યા ગાયત્રી અને તપશ્ચર્યાથી જીવ એવા બ્રાહ્મણો થશે કલયુગના સાધુઓ સંન્યાસીઓ પૈસો ભેગો કરીને મોટા મોટા બંગલાઓ બાંધશે અને ગ્રહસ્થના જેવું જીવન ગાળશે ભિક્ષવશ્ચ કુટુંબિના કલયુગના રાજાઓ પ્રજાને ચૂસીને કર લેશે પ્રજાને સુખ આપશે નહીં પ્રજાને રડાવશે કલયુગની સ્ત્રીઓ અતિ કામિની થશે કલયુગની સ્ત્રીઓ અતિશય કપટ કરવામાં હોશિયાર અને જુઠ્ઠું બોલનારી સ્ત્રીઓ કલયુગમાં બે સગા ભાઈઓ પૈસાના માટે ઝઘડો કરશે કલયુગના લોકો વૃદ્ધ માતા પિતાની સેવા કરશે નહીં કલયુગમાં જેના હાથમાં પૈસો છે એ જ મોટો ગણાશે તેના તરફનો જ ન્યાય આપવામાં આવશે ભયંકર કલિકાલ આવશે તે કલિકાલમાં વિષ્ણુ યશા બ્રાહ્મણના ઘેર કલ્કી પ્રાગત્ય થશે કલ્કી નારાયણ ઉપસંહાર કરશે કેટલાક વર્ષો ગયા પછી સત્યયુગનો આરંભ થશે આ કલિયુગમાં દોષ તો અનેક છે પણ આ કલિયુગમાં એક મોટો સદગુણ પણ જે બહુ પ્રેમથી શ્રી કૃષ્ણ નામનો જપ કરે જે પ્રેમથી શ્રી કૃષ્ણ કીર્તન કરે એને કલી ત્રાસ આપશે નહીં કલી એને બાસા આવેગ થશે કલી ભગવાનના નામથી ગભરાય જે બહુ પ્રેમથી પ્રભુના નામનો જપ કરે એને કલિયુગમાં ત્રાસ થશે નહીં સત્યયુગમાં ધ્યાન ધારણા કરવાથી સિદ્ધિ મળે ત્રેતાયુગમાં યજ્ઞો કરવાથી દ્વાપર યુગમાં વૈદિક તાંત્રિક વિધિથી પૂજા કરનારને સિદ્ધિ મળે કલઉ તદ્ધરી કીર્તના બહુ પ્રેમથી પરમાત્માના નામનો જે જપ કરે છે કૃષ્ણ કીર્તન કરે છે કલયુગમાં અનાયાસે એનું કલ્યાણ થશે સમાપ્તિમાં પરીક્ષિત રાજાને ચાર પ્રકારના પ્રલયની કથા સંભળાવી છે સુખદેવજી મહારાજ રાજાને સાવધાન કરે છે રાજન આજનો છેલ્લો દિવસ છે તક્ષક નાગ હવે આવવાની તૈયારી થઈ છે પક્ષ શરીર કરડશે આત્માને કરડશે હવે આત્મ સ્વરૂપમાં પરમાત્માના દર્શન કરો તક્ષકનાદ શરીરને કરડે એની તને ખબર પણ પડશે નહીં તું પ્રભુના ધામમાં જવાનો નાના સમય તો થયો છે પણ તારા મનમાં કોઈ શંકા હોય તો તું મને પ્રશ્ન કર હું તને કથા સમજ હું બેઠો છું ત્યાં સુધી તક્ષક નાગ આવશે જ નહીં અને કદાચ આવે તો મારી નજર પડશે તો એનું ઝેર અમૃત બની જશે મેં બ્રહ્મ દૃષ્ટિ સ્થિર કરી છે મારા આંખમાં એ શક્તિ છે હું ઝેરને અમૃત બનાવી હું બેઠો છું ત્યાં સુધી આવશે જ નહીં મારા મનમાં કોઈ શંકા હોય તો તું મને પ્રશ્ન કર હું તને કથા સંભાળું પરીક્ષિત મહારાજ વાર વંદન કર અને કહ્યું છે ગુરુદેવ આપે બહુ બહુ કૃપા કરી અને મારા મનમાં કોઈ શંકા રહી મારે કઈ પૂછવું નથી આપે મને કથા સંભળાવી નથી આપે મને ભગવાનના દર્શનની આંખ આપી અંદર બહાર હું નારાયણ નારાયણના દર્શન કરું જમણી બાજુમાં નારાયણ ડાબી બાજુમાં નારાયણ આપે એવી કૃપા કરી છે સૃષ્ટિને કોઈ સુધારી શકતો નથી જેને દૃષ્ટિ સુધારી છે એને જગતમાં બગડેલું કંઈ દેખાતું પણ નથી જેની દૃષ્ટિ દિવ્ય એની સૃષ્ટિ દિવ્ય થઈ જાય સદગુરુદેવ કૃપા કરે છે ત્યારે બીજું કંઈ આપતા નથી પરમાત્માના દર્શનની આંખ આપે છે ગુરુદેવ આપે બહુ બહુ કૃપા કરી છે અંદર બહાર સર્વત્ર હું નારાયણના દર્શન કરું હું અતિ આનંદમાં છું તક્ષક નાગમાં પણ નારાયણ વિરાજેલા તક્ષક નાગ માટે મારા મનમાં જરાય કુભાવ નથી હું અતિ આનંદ મનમાં કોઈ વિકાર નથી વાસના નથી સુખદેવજીને આનંદ થયો કાજા તમે બોલો છો એવું મને દેખાય તમે પ્રભુના ધામમાં જવાના આપણે સાથે બેઠા તારા સત્સંગમાં મને બહુ બહુ આનંદ થયો મારી કથા બહુ પ્રેમથી તું સાંભળતો હતો અને તેથી મારા શ્રી કૃષ્ણના દર્શન કરતા કરતા હું ભૂલતો બહુ સાવધાન થઈને એકાગ્ર તું મારી કથા સાંભળતો હતો અને તેથી જગતને ભૂલીને ભગવાનમાં તન્મય થઈ શ્રી કૃષ્ણ સ્મરણ કરતા કરતા હું કથા કરતો મારી કથા તે બહુ પ્રેમથી સાંભળી છે પોતાનો ઉપકાર મારું સૌ કલ્યાણ થશે હું બહુના ધામમાં જવાનો છું આપણે સાથે બેઠા સત્સંગમાં કથા કીર્તનમાં બહુ બહુ આનંદ અને શરીરમાં અક્ષતનાગ દંશ કરે તો પ્રભુનું મારાથી જુએ છે મારું કામ કર્યું છે અને તું મને રજા આપજે હું ઉઠી જઉં પરીક્ષિત વારંવાર અને કહ્યું છે આપ મહાન પુરુષ આપે બહુ બહુ કૃપા તમને રજા કોણ આપી શકે મારા મનમાં થોડી ભાવના છે અને મારા સદગુરુદેવની પૂજા હું તમારી પણ પૂજા કરું પછી આપણે યોગ લાગે તેવું આપતા પરીક્ષિત રાજાએ સમાપ્તિમાં શ્રી સુખદેવજી મહારાજની પૂજા કરી ગુરુદેવના ચરણમાં સાષ્ટાંગ વંદન અને કહ્યું છે હું શરણે આવ્યો કૃપા કરો અને છેલ્લા વંદન કરો એકવાર કૃપા દૃષ્ટિથી તમે મને જુઓ છેલ્લો લાયક હતો અને ગુરુદેવ તે મહાન સિદ્ધ ગુરુદેવને કહ્યા આ જીવને પરમાત્માના દર્શન થાય એનું મરણ મંગલમય થાય એ પ્રભુના ધામમાં ગુરુદેવે કૃપા કરી છે અને રાજાના માથે હાથ પધરાવ્યો સુખદેવજી મહારાજે વરદહસ્ત માથે પધરાયો તે જ ક્ષણે શ્રી રણાછોરાય પ્રત્યક્ષ પરમાત્માના દર્શન કરાવ્યા રાજાને કૃપાર્થ પછી સુખદેવજી મહારાજ ઉઠ્યા નહીં વિશારણ્યમાં સૂતજી સૌનકાદિક ઋષિઓને આ કથા સંભળાવી હું ત્યાં જ બેઠો હતો પરીક્ષિત રાજા સાથે બેસીને મેં આ કથા સાંભળી મારા ગુરુદેવ ઉભા થયા ત્યારે બધા ઋષિઓ એમને માન સુખદેવજી મહારાજ કથા કરે ત્યારે સુખદેવજીના પૂજ્ય પિતા વ્યાસ નારાયણ પણ હાથ જોડીને કથામાં બેઠા સુખદેવજીની કથામાં વ્યાસ નારાયણને બહુ બહુ આનંદ થયો કેટલી સુંદર કથા મારો દીકરો છે પણ મને એવું લાગે છે મારા કરતા શ્રેષ્ઠ છે એનું જ્ઞાન વૈરાગ્ય એની પ્રેમ ભક્તિ અલૌકિક વ્યાસ નારાયણ નારદજી જેવા મહાન મહાન ઋષિઓ ઉઠીને ઉભા થયા બધાએ શ્રી સુખદેવજીને માન આપ્યું છે અને શ્રી સુખદેવજી જય જય કાર કર્યો છે મારા ગુરુદેવની દૃષ્ટિ નાકના અનિમાં સ્થિર કોણ માન આપે છે જરા એનો વિચાર નથી આખું જગત એમને બ્રહ્મરૂપ એ જ દેખાય પછી તો સુખદેવજી મહારાજ ક્યાં ગયા અને કેવી રીતે ગયા એ કોઈએ જોયું નથી બધા એમને માન આપ્યું અને પછી સુખદેવજી ત્યાં જ અંતર્ગત સમાપ્તિમાં પરીક્ષિત રાજાએ શ્રી ગંગા માને સાષ્ટાંગ વંદન કરીને ગંગાજીમાં સ્નાન કર્યું ગંગા કિનારે પવિત્ર દરભાસનમાં આનંદથી દેખાશે અંદર બહાર નારાયણના દર્શનમાં એવા તન્મય છે મેં નજરે જોયું છે રાજાના શરીરમાંથી દિવ્ય તેજ નીકળ્યું તે વ્યાપક બ્રહ્મ સુતજીની આજ્ઞા છે હરયે નમઃ આ પાંચ અક્ષરનો મંત્ર છે એ મનમાં બોલવાની આજ્ઞા આપી નથી જોરથી બોલવાની બહુ પ્રેમથી ભગવાનના ચરણમાં વંદન કરતા કરતા હરયે નમઃ ત્રણ વાર આપણે પ્રેમથી બોલીશું તો જાણતા જાણતા જે કંઈ ભૂલ થઈ હોય ભગવાન એની ક્ષમા આપશે આપણો જ્ઞાન યજ્ઞ પરિપૂર્ણ સફળ થશે પરમાત્મા શ્રી કૃષ્ણ સર્વને સદબુદ્ધિ આપશે શ્રી બાલકૃષ્ણલાલ સર્વનું કલ્યાણ કરશે હરાયે तन्माद्यस्य यतोऽन्वयादितरता चार्ते स्वभिज्ञस्वरात् तेने ब्रह्मरुदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदाम् यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा दाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यम् परम् धीमहि श्रीरणचोडरा श्रीगोवर्धन्ना श्रीगिरिराजधरणति द्वारिकाधीशति श्रीबालकृष्णलाल की सदगुरु ॐ नमः पार्वतीपते ยติตาวันละสิลานาที મહેમાનોને વિનંતી કે તેઓ પોતપોતાના સ્થાને પહોંચી જાય પોતપોતાની પોથીએ સત્કર્મની કદી સમાપ્તિ થતી નથી આજે આપણે આજે પૂર્ણાવતી કહીએ છીએ કે ઔપચારિક છે આપણા મનમાં જે શ્રદ્ધાનો જે ભક્તિનો જે દીપ પ્રગટ્યો છે તે એને આપણે કાયમ કરવાનો છે દિવાળીના દિવસો નજીક આજથી શરૂ થઈ ગયા છે અને એ દિવાળીના દિવસોમાં આપણે આપણા મનમાં જે શ્રદ્ધા અને ભક્તિનો દીપ દીપ પ્રગટાવ્યો છે તે લઈને આપણે આપણે સુખી દિવાળી અને વિપણ બેસતું વર્ષ ઉજવીએ તેવી આમ ભગવાન પરમાત્માને આવી પ્રાર્થના છે